Nein, das Archipel But uh, when you're working, then, uh, uh, then you will remember as soon as your whatever your interference is, it goes away. You should just come immediately. જગત કહેવાને કેટલો ભૂલે જગત જે સાચું નામ હોય છે ને તેથી આપણામાં થાય છે તો એ ખબર ને આપણને હવે આ જ્ઞાન છે તે સાચું જ્ઞાન છે એટલે કોઈ જયારે અસર ના થાય અને પધર ખોળ થઈ જાય બધા પેલો પધર ઉભા કર્યા કરે પધર ઉભા વધે દાડે કકીર કરે ફળું કરે ને ગોટાળું બધો આખી દુનિયા પૂરી કરી એને એ બી ભૂલ છે પણ આપણે સમજી રહ્યું કે મારી પોતાની ભૂલ છે મારો હિસાબ પકડ્યો ને હવે આ ધંધા છે બરોબર કે નહીં ખ્યાલ મળે છે ને પછી આપણે આગળ જતા હોઈએ પછી આપણે આગળ જતા હોઈએ ગરબડી ત્યારે રસ્તામાં પોલીસ ગેટ આવે તો વ્યવહાર પૂરતો આપણે પોલીસ ગેટને ખબર આપી તે જુઓ ગજુ કર્યું છે ત્યારે નોંધ કરી દો એટલે એમને કહી દઈએ બે હજાર ગયા છે નોંધી દો બે હજાર ડોલર નોંધી લડકી નોંધી પછી આપણે આપણે ઘેર જવાનું ઘેર સાડા આઠ થઈ ગયા ત્યાર પછી આપણું મન હોય ને મન તો હોય ને બધું તમારે કહેશો વ્યવસ્થિત મહાભારત આગળ પડી છે શું આપણે નહીં આપણે મને આપણે નહીં ગોદા માર મારે કે આખી રાત ગોદા મારવા ઊંઘવાય ના દે એટલે આપણે રસ્તો કરવાનો નો ઘેર જઈ આપણે ભલે બીજા અજીર્ણ ખાવાનું ના કે અને કઈ ઉઠ્યા એટલે પેલા કે પાર પાર જરા ભરાયેલા ઉઠાય ના હું જાય છે હવાર ઉઠે મન છું કેમ શું થયું પકડી ગયો છે શું કઈ શું બધું છે કઈ આગળ રાત રમી ગયો અને દારૂ પીધો પૈસા પાડી કરી નાખ્યા છે હારી પતિ જે છે એ પંદર ડોલર પેલા પોલીસ તમે ચા પાણી કરજો બરાબર ને ત્યાં ગયા આગળ તમે ત્યાં નહીં તો ધમ કરાવડા અને પછી આડત થયા નહીં તો પેલા હજી શિકાર ના મળે તો ભૂખ્યો મળી જાય ભાઈ ખાતર પાસે જઈએ પછી આઠસો ડોલર અંદર લઈ જઈ અને બેંક ખાતે બે હજાર જમા કરવાના અને બારસો ડોલર વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના આઠસો ડોલર થઈ ગયો ને આ વ્યવસ્થિત ઉધાર કર્યા થઈ ગયો ધરાઈ વ્યવસ્થિત આપણું છે એટલે સવાર કોઈ ઉપાધિ નહીં કહેવાય આ બે દાખલા સમજી ગયા આ બે દાખલા બધા દાખલા પણ બહુ હોય છે પણ બહુ લાંબુ થાય આ બે થી સમજાઈ ગયું તમે વ્યવસ્થિત થઈ ગયું કેટલા થયા આજ્ઞા કેટલી થઈ ત્રણ કઈ કઈ બસ બસ રિલેટિવ પાણી સેકન્ડરી પાણી તમારે કરવાની તમે ધરાવતા નતા આપણે વૈભવિઝમ જે પોતે નહીં ચલાવતો ત્યારે જે લોકો માને છે કે હું ચલાવું છું એમના બધી ઇગોઇઝમ આ ઇગોઇઝમ કોણ ઇગોઇઝમ ને મમતા બેવ જતી છે હમણાં સમજાવું તમને ખબર ને આ પોતે આજ્ઞા આપું છું જૂના પણ કેટલા છે તમારે ઓળખવારે ચોપડે નામવા સીધા સીધા બધા ચોપડે નામવા બીજા જોડે પણ થોડા ઘણા છે બધા થોડા એમ કે છે ના સાત બહુ ભારે ગુણાંક તમારા ઋણાન નજારા જેટલા કિરીટ ગુજરાતી ઓળખે બધા ઋણાન નજારા આખી દુનિયાને ખબર નથી રહ્યો પાંચ પચીસ હજાર તો આ આ લોકોને જોડે આપણે છે તો એ ઝઘડા ચોખ્ખા કરવા હોય તો શું કરવું પડે આ ઝઘડા રૂપિયા ચોખ્ખડ કરી નાખવું જોઈએ શું કરી નાખવું જોઈએ કે જે ચોથી આજ્ઞા શું કે છે અને આપણે ફાઈ કહીએ છીએ આ ઋણ બંધારણ છે ને એને એફઆઈઆર ફાઈ કહીએ છીએ શું કહે છે હા તે આ કિરીટભાઈ એ તમારી ફર્સ્ટ નંબરની file FIR file number one અને પેલી બેન ફાઇલ નંબર ટુ તમારી એની ફાઇલ પર અને તારા ફાઇલ પર કરતા dhokla three four five six file સમજી તો સમજ પડે ને શું કરવાનું છે કે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો એટલું વાક્ય એક જ વાક્ય એવું કરવા માંગુ છું શું અમને આપવા માંગુ છું સંભાવે નિકાલ કરી નાખો સમજ ને પહેલાં શું કરતા હતા અહીંયા આવે તો આપણે એ પીવા ભાવ બરાબર એનાથી વધતો જતો હતો અને આપણે તારે એ હસતો આવે તો એ સભાનો નિકાલ કરવાનો એ ચીડાતો આવે તો આપણે નિકાલ કરી નાખવાનો કપડા બંધ કરી જે કપડા ચાલુ રાખતા હોય તેને થયા હતા જોડે થયા અથવા જોડે છે આપણે ચોપડા બંધ કરી દેવા તમને ખબર ને આ દુઃખના ચોપડા ઉભા નહીં કરવા આપણે આપણે ક્ષમતાના ચોપડા રાખવા કેવા એ દુઃખ ના થાય એવું જીવન રહેવું કેવું અને ઇન્ડિપેન્ડન્ટ રહેવું જોઈએ ડિપેન્ડન્ટ ના રહેવું પડે બરાબર ને પેલા સ્થાયી નો સંભાવે વિચાર કરવો ચોથી આજ્ઞા શું છે સ્થાયી નો સમુદાય નિકાલ કરવો હવે નિકાલ તમારે સ્થાયી ના થાય એ તમારે જોવાનું નહીં તમારે તો આજ્ઞા પડે દાદાની આજ્ઞા છે આ ભાઈ લાવી સંભાવ નિકાલ કરવાનો બરાબર ને હવે ગિરીશભાઈ ગિરીશભાઈ કે છે મારે અમુક અમુક ખોરાક ખાવો છે તો આપણે કહીએ કે એની બનાવજો જરા કેવી રીતે આ ખાવાની ઈચ્છા થઈ ખરે એમનો સ્વભાવ નિકાલ કરી નાખો ઈચ્છા થઈ હોય ને તે સમજાવી પટાવી ના માને તો આપી દેજો એટલે સ્વભાવ નિકાલ કરી નાખો એ બહેનને થતા કઈ ઈચ્છા હોય અને તમે ઈરા નહીં રહ્યા મોટા તમામ વિકાસ આપણે લઈ જવા ત્યાં આ ડોલર ને બધું જોડે લઈ જવા નાખવાનું બધો બરોબર ને અને બધાના મનના શાંત થઈ જાય એવું આપણું કામ હોવું છે કોઈના મનમાં ઉપાધિ ના રહે શું કરું આપણને દુઃખના થાય કોઈને ના ખાવ શું કરું એટલે ભાઈ નો સંભાવે વિકાસ કરવાનો તમને યાદ રહેશે તમે સમજાય છે કે જયંતિબેન તે સમજી લેજો હા ભાઈ નો સમભાવ વિકાસ તેથી આજ્ઞા થઈ આ ચોથી આજ્ઞા દાખલો આપવો દાખલા વગર કઈ સમજાય નહીં એટલે આપણે આ ચોથી આજ્ઞા દાખલો આપવો કે તમારે ઓફિસમાં જવું છે કોઈ સરકારી ઓફિસમાં રોજ દવાખાના બધા પણ સરકારી ઓફિસમાં કાગળ જવું પડે તો તમારે બેનને કહો કે મારું જમવાનું મૂકી દેજો તો બેન કે પાંચ મિનિટ પછી આવો એટલે આપણે પાંચ મિનિટ પછી જઈએ ત્યારે પોતે ઘણી ઉતારતા હોય તો વાંસી ખરીદી ગઈ ખરીદી ગઈ ઓટણ થઈ ગઈ તો આપણા જ્ઞાનથી કોને જોડી નાખી વ્યવસ્થિત વ્યવસ્થિત એમને નહીં જોઈએ એટલે આપણે એમને શું કહેવાનું બધા નથી ને આપણે પછી આપણે જાણ કરી તરીકે જે છે ને આ ફાઈલ નો ભાવ નીકાળતો ફાઈલ નંબર આપણે એમને કહીએ ભાગરી કરી છે અથવાનું <laughs> મેં ટેન્શન જોયું tension no tension no weakness ઘોડો મારે ગાળો વળે નહીં પણ મારો આનંદ ના તમે તમને હું તો આશીર્વાદ આપું સાચી ઘોડ મારા બેન પાસે વ્યવસ્થિત કારણો છે ઘેરાક ખોરી વિધાઉટ કોઝ કોઈ પણ ચીજ થતી શું કહ્યું એટલે ઉદાહરણ છે કોઝ છે તે પૂરા થશે અને કોઝ નથી કોઈ નામ વિધાન નથી ભગવાન તો આવું કોઈ નથી ભગવાન તો તમારું સ્વરૂપ છે શું છે શુદ્ધાત્મા એ ભગવાન તમે ને તમારું કોણ હતું અત્યાર સુધી બ્લન્ડર્સ અને મિસ્ટેક કોણ ઉભરી બ્લન્ડર અને મિસ્ટેક બ્લન્ડર ક્યાં ગયા હું કોણ કહેવાય કે તમે અત્યારે ગાડી લઈને આવતા હોય અને પોલીસ દ્વારા કહે ઉભા રહો જેમ આમ ધન એટલે તમે તમારું અહીંયા આવવાનું ઉતાર તમે નહીં આવતા રહ્યા <laughs> ભૂલ છે તમારી ભગવાન એવું ભૂલી ભગવાન તમારું સ્વરૂપ છે શું છે એટલે હવે ત્યાં આવી આવ્યો તમે એક રૂમ માં એ પૂરો થઈ ગયો પૂરો થઈ ગયો દાખલો સમજાઈ ગયો બરોબર ચાલો બીજો બેઠા છો રૂમમાં બેઠા છો અને ત્યાં આગળ આ સુધાર્થમાં ધ્યાનમાં બેઠા એકાદમાં આવ્યું શું સમજી કોઈ ભાઈ જાય તો ગયા નંબરની ફાઇલ થી અંદર ખબર પડે બહાર ઉગાડીએ તો ફાઇલ નંબર ફિફ્ટી એટલે મને તું જ બહાર આવ્યો આપણી ઘરે કરી આપણી ઘરે બધો હોય લોચરીનો ત્યાં હોય કેમ ભાઈ તું બધું આવ્યો છું તારે કચ્છે તારી પોતરા ફોડના આપ્યા થઈ બધાની પૈસા નથી નતાજી પૂછે કેમ નથી આવતા એ પોતે હજી બધા ભાવ નથી આવ્યો એટલે બધો ચાલીનો ઝઘડો છે અધિકાર કરી દુઃખ થયું નથી ને નહીં થાય નહીં એ કર્યો સભા અધિકાર થઈ જાય આ કારણ એવો છે કે જગત ઉભો રહ્યું છે તમારે કોઈ વેર દુઃખ થાય કે કોઈ વેર થાય એ વેર વાળો પાછો દાવો મળે કુદરતી કોર્ટ આ કોર્ટનો નહીં કુદરતી કોર્ટમાં દાવો પડે તો તારે ભટકવું પડે બધાને કઈ ઉભારી કોઈ બોધે જ ઉભો કરી કરવાનો સતત થઈ ગયા શું કહ્યું તમે સમજો ને મેં તમારું નામ જાણે મારું કોઈ નામ જ નહીં જેટલી વાઈ છે એમ લીલો અઠો કરે મારા દીકરા હોય લાલ વાતો થાય ઉભો તમે તેમાં તમે લાલ વાતો કરો ને તો તમારું શું છે નિકાલ કરવી પડશે બધા લીલા વાટા ધરાતરમાં આવો ત્યાં સુધી આવ્યું હવે એક સુલેમાન ગયો એ આપણી ઘોડે પાડોશમાં પાસે કોઈ નાખરા છે કોથળા તે તમારે તેને ગુમાગુમ થવા મળી તે આપણે પેલા શું કે જોડવાળા તારે પૈસા આપી નહીં માગો માગો પૈસા વધારે કેમ લખી આવ્યો છું મારે પૈ નહીં આવ્યું ત્યાં સુલેમાન કહે છે પૈસા કોઈ નહીં બધું આના પૈસા જ આપવું પડશે કારણ તું બધું ઓળખતો નથી સાહેબ તમે કોંગ્રેસના બહુ મોટા માણસ છો પણ મારે ભાવ વધી ગયા એમાં ચાલે નહીં કે એટલે તું મને અમારી પાસે કોંગ્રેસ ના હજાર લેવાય નહીં તારાથી તોય મને છોડ્યા નહીં પછી અમે સાહેબે જોયું કે એને જરા ગભરાવા દો તે કે આ પૈસા લીધે ફેંકું છું બધા લીધા તું અડી જોજે અડી જોજે હું જોઉં છું તું કેવો અડું છું તે જ્યાં ફેંક્યા તમે એકદમ સંજય ગણકારી નહીં ફેલાવ્યો રેડી રહ્યા બધા તમે એટલે પણ સરિયા કહે એ સરિયા તું ઉભો રે તાર ક્યાં ઉભો રહે હું તને જોઈ લઈશ સાહેબ સાહેબ મેં કહી દઈશ ઊંઘા મેં પૂરા પૈસા આવ્યા અને ભાઈ રહ્યા ગયો છે મેં બી દઈશ ઊંઘા કે ઠીક છે ખબર ને સભાવ નિકાલ કરીને આવે ને સભાવ નિકાલ કરવાનો નામ આપતો હોય તો ચોરી પડ્યો હોય તો આપી દે કારણ બીજા લોકો કોઈ ચોરે નહીં કોઝિટ છે ને રિવેક્ટ આ બરોબર ને ગપુ નથી આ જગત બિલકુલ એક્ઝેક્ટ છે વારે વાર બધું એક્ઝેક્ટ છે બરોબર પહોંચી જાય ડિફેક્ટર પહોંચી આ પુનર્જન્મ શું છે ગયા અવતારમાં પહોંચી જશે આ અવતારનો ઇફેક્ટ છે અને આ અવતારનો ઇફેક્ટ પછી કોઝિજ ઉત્પન્ન થાય છે કોઝિજ ઇફેક્ટ જ્યાં સુધી કોલેજ બંધ ના થાય અને તમારે બંધ કરવા દે શું થયું કોઝિજ ઇફેક્ટ હવે બીજું શું રહ્યું એને આજ્ઞા થઈ જાતે નહીં કેમ મકાન મકાન નામ ના આ બધું આ સાથે કર્યું નામ કરવો અને આપણે સિદ્ધાર્થમાં ચોપડો બાંધવાનો ચારો ચોપડો સિદ્ધાર્થમાં બાંધવાનો પેલું તો વ્યવસ્થિત કાઢે ગયું વ્યવસ્થિત બધું કરી લેશે આપણે આપણો વિચાર કરી લેવાનો કે સિદ્ધાર્થમાં ચોપડો આ સિદ્ધાર્થમાં ચોપડે શું લખવાનું જેથી તમારે આજ્ઞા પાવ સીધા જમે થશે જેથી તમે આજ્ઞા પાડશો એટલું જવાબ પડી જરૂર થશે શું કહ્યું ને તો મને આ નક્કી કરશો એ બધું જરૂર છે જેટલા અહીંયા આ સંગ્રહ પુસ્તકો છે આપવા સંબંધનો એ પુસ્તકો જેટલા વાંચ્યો એ બધું અમે જરૂર છે પછી એક માટી નીકળે છે અગાઉ વિજ્ઞાન નામનું તે દર મહિને ફ્રેશ વાળી દાદા નીકળે તે વાંચવાની મળે એ વાંચવા તો આ જરૂર થશે આ બધી વસ્તુઓ આત્મા સંબંધમાં બધી કરો એ બધું થશે તમારે ઘરે થશે એટલે પાંચમી આજ્ઞા આજ્ઞા સિદ્ધાર્થ વાળો જોવા પડે બસ એટલું જ બીજી કોઈ આજ્ઞા હવે નજીક માં હોઈએ નહીં તમારે તો આવીને જેને દર્શન પાઠ બધે કરી દો શું કહ્યું ગમે તેવું પાક મૂકી પણ આ કાગળ વિજ્ઞાન છે તો તમારે દેશભર દર્શન કરવા આવે છે ને દેશો તો આવે નહીં પણ અહીંયા આગળ બસો ડોલર નથી નહીં પણ દર્શન કરી દો એને બહુ શક્તિ વધે કારણ જેટલે જેટલી શક્તિ એમની છે ને પ્રગટ તે શક્તિ આપણને પ્રગટ થાય શું થાય અને અનંત શક્તિ ઉત્પન્ન થાય પછી દર્શન કશું રહે દર્શન કરવાનું વધારે ધ્યાન રાખજો અને કાલે તો અવશ્ય જ આવશે કાલે રજા છે તે ગમે તે પ્રકારે આવશે બરોબર ને અને કાલે બધું એનું પાણી પારિવારિક નથી આપવું એટલે આજે બોર્ડ રોક્યો છે અને ફરી થોડો મોટો થાય બરોબર ને અત્યાર સુધી તો બહિર્મુખી થયો હતો કેવો હતો ભૌતિક માં જો ભૌતિક માં શું ફળ કર્યું અને સુખ અંતર્મુખમાં છે અંતરમાં આત્માનો પાર સુખનો આનંદ સુખનો ધામ છે એટલે હું એમાં જઉં છું આત્મામાં અને આ વ્યવહારે કરાયો છું વ્યવહારે ચાલ્યા કરતો હતો ને કઈ સુધી આવ્યો હવે છો ખરેખર કોણ છો ખરેખર સુધાર્થમાં પેલા ખરેખર કિરીટભાઈ માનતા હતા એ દિગ્વોઇઝમ હતું તે આ દિગ્વોઇઝમ વાન સમજ પહેલા તો શું નામ ઇન્દ્રાવદન ઇન્દ્રાવદન ઇન્દ્રાવદન તો જે કહેતા હતા એ આ તમે વ્યવહારથી એટલે ડ્રામેટિક રીતે તમે ઇન્દ્રાવદન છો ખરી અને ડ્રામેટિક આ વ્યવહારમાં વ્યવહારમાં ઓળખવા માટે ડ્રામે બધું ડોક્ટર એ વ્યવહારથી બધું વ્યવહારથી બરોબર ને રિલેટિવ ભાષામાં રિલેટિવ વ્યુપોઈન્ટ બરોબર ને વકીલ રિલેટિવ બરોબર ને આજે તમે જે પેલા ભૌતિક દ્રષ્ટિ હતી આમાં સુખ છે અને આત્મામાં સુખ છે પરમાનન્ટમાં એટલે હું વ્યવહારથી ઉડી ગઈ રિલેટિવ પણ ફેરી રિયલ પણ ફેરે રિયલ પણ ફેરશું આ સુધ આપવા એટલે પહેલા જે બહિર્મુખ સ્વભાવ હતો અંતર્મુખ થઈ ગયો કેવું થયું અંતર્મુખ થઈ ગયો અંતર્મુખ એટલે ઇન્ડિયન ગવર્મેન્ટ આ ગવર્મેન્ટ નું સ્થાપન થઈ ગયું ઇન્ડિયન ગવર્મેન્ટ હવે આ નો નિકાલ થઈ રહે તો ફૂલ ગવર્મેન્ટ કે ભાઈ ઇન્ડિયન ગવર્મેન્ટ બે કામ કરવાનો હું સુધાર્થમાં ધ્યાન રાખવાનું અને બહારની ફાઇલો નિકાલ કરવાનો ઘરી ખાલી આવી ને તો ફાઇલ ઘરી આવવાનું આવ્યું એ ફાઇલ ખાલી આવી ફાઇલ એટલે આપણે ફાઇલો સંભાળ નિકાલ કરી ના ઘર બહાર નીકળી જાય ચા પડશે ચાલે પછી તમે નીચે ખવડાવે કે તમે ખાણ માગી નહીં તો કોઈ અમારા માગર શું તમને ખબર પડશે ને તમે બુમામ કરીએ જો બૂમ તો પાછી એ લોકો શું કે કોક દાડા બૂમ કરે એટલે આપણે એ કોઈ જે કરે છે એ આપણી શાંતિ આ બધું આપણું વ્યવસ્થિત ભોગવનારના વ્યવસ્થિત ના આધારે ખરાબ કરી થાય છે અને સારી થાય છે તો ભોગવનારે વ્યવસ્થિત ના આધારે અને લાઈફ હોય છે આમ કેવી ખર્ચ કરી કરી અને આ પાસે બહુ સરસ કરી એમ નથી કરી આપણે અને બે બે બે કામ કરવા થયું સિદ્ધાર્થમાં નો ચોપડો સિદ્ધાર્થમાં એનો નિકાલ કરવાનો અને આ ફાયદો નિકાલ કરવાનો એ બે કામ કરવાની છે ઇન્ડિયન ગવર્મેન્ટ અને આ ફાઇલનો નિકાલ થઈ રહ્યો છે એટલે ફૂલ ગવર્મેન્ટ પછી ફૂલ ગવર્મેન્ટ બરોબર ને ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ કંપની હવે આજ રાત્રે આજ રાતે જયારે કોઈ જાઓ નવ વાગે દસ વાગે અગિયાર વાગે ત્યારે વાંચવા પછી આ દાદા હું નિધિ જાતે જવું જોઈએ નિધિ જાતે પહેલો કાયદો કેવો હતો જૂના જમાનામાં કે તમે જ્ઞાની પાસે જાઓ એટલે પછી તમે ઘરમાં કહી દો કે આ હું આત્માના કલ્યાણ માટે જઉં છું અને તમારા મોટા છોકરા દુકાન પર બેહાડજો અને હું આત્મા કલ્યાણ માટે જઉં છું તો તમે જનતા પડી રહેતા હતા જ્ઞાની પાસે બરોબર દસ દાડા પાંચ દાડા પડી રહે તો ઘેર જાય રહે જાય એવું કર્યા કરતા પણ અહીં તો મારી પાસે પડી રહ્યું છે ને અહીં પડી રહ્યો નહીં નથી થાય છે અમારી પાસે પડી રહેલી નથી છે ગયું ત્યારે અમારે સબસ્ટિટ્યુટ જોઈએ પણ એટલે રાતે સુઈ જાઓ તો આંખે પછી આ દાદા દેખાવા જોઈએ તો ધ્યાન કરે દેખાશે અને પછી ધીમે બોલવાનું સુધાર સુધારમાં કોઈ દખલ ના થાય આપણે કોને હમણાં એટલું આપણે કોને હમણાં એટલું સુધારમાં સુધારમાં બોલ્યા કરવાનું ત્યાં કરતા કરતાં ઊંઘી જવા ઊંઘ આવી જશે બે ઊંઘી જાય ને તે વધો નહીં એમ કરતા કરતા ઉભી જાય જ્યારે ઉભી જાય ત્યારે વધો નહીં શું કરશો તમે સમજણ કરી તમે શું આ દાદાને દીદી જાણ કરવાનું તમે જો અહીં પડી રહેતા હોય તો આખો દાડો મને કરો ને એટલે જેને જોવાથી એ નિરાશ નથી એ એમની શક્તિ નિરાશ પ્રાપ્ત થાય આપણને ડિરેક્ટ પ્રાપ્ત થઈ જાય સમજે ને તો હવે ડિરેક્ટ પ્રાપ્ત કરવા સાધન નથી તો આ તમે આ રાત્રે કોઈ રીતે દેખાવ એટલે તમને સીધી પ્રાપ્ત થઈ અને સુધાર સુધાર બોલે રાતે દરરોજ આ રીતે કોઈ સમજો પછી પાંચ મિનિટ મંગાવે તો એક માણસ હતો તૂટ્યો ફરી ફરી જાગ્યો નક્કી કરા તમે પાંચ મિનિટ ઊંઘા ઊંઘા તમે ઊંઘી જવાનું એ સહજ કરવાનું કેવું તૂટી ફરી જાગવાનું નથી આ જાગવાને ગોઠવી દેવાનું એટલે આખી રાત કર્યા કરે આપણે ઊંઘ અને જાગ્યા કરે અંદર તમે સમજાયું આ ક્યાં સુધી નિષ્પક્ષપાતી હવે આપણે કોઈ થઈ નહીં હવે આપણે વેદાંતિ કહીએ વૈષ્ણવ કહીએ કોઈ શિવ ધર્મી હોય કોઈ જૈન હોય કોઈ મુસ્લિમ ધર્મી હોય તો એ બધા ધર્મ રિલેટિવ ધર્મો નહીં આપણા આપણો રિયલ ધર્મ એટલે સિદ્ધાર્થમાં તો ને એટલે આત્મધર્મ આપણો આત્મધર્મ મુસલમાન નહીં આત્મા દેખીએ આપણે કોઈ કલ્પના નહીં આવે કે આપણે જૈન છે આમ તેવું નથી આપણે શુદ્ધાત્મા અને પરધર્મ વિનાશી હોય અને આ વિનાશી હોય સ્વધર્મ બરોબર શું બીજું પતિ ગયું જરા બીજો પાણી આખું વિજ્ઞાન જ છે આમાં હવે આ જ્ઞાન આપ્યું છે બેઝિક આપેલું છે કાલથી આ જ્ઞાન ચાલુ થઈ જશે દિવસ ચાલુ થઈ જાય દીવા જોડે દીવા હરાવીએ એટલે હગી રહે ને એવું તમારે દિવસ હગી જશે પણ બેઝિક આપેલું છે પછી ડિટેલમાં તમારે મારી પાસે જયારે આવતા વસ્તુ બીજું નામ લેવાનું આ બેઝિક આપેલું પણ બોલ કામ કરશે બોલ અમારી આજ્ઞા મળ્યા જેવા પાંચ આજ્ઞા મળે છે ને તો એક ચિંતા નહીં થાય એક ચિંતા ન થાય કે રિમેન્સ નહીં થાય કોર્ટમાં ના આવે તને સમજ પડી છે એ ડાક્ટર છે કે ડાક્ટર થઈ ગઈ રિલેટિવ અર્થ જ નહીં વાસ્તવિક શું છે જાણવાની જરૂર વાસ્તવિક આ બધું વાસ્તવિકતા આપી શું છે આ પુસ્તકમાં ના હોય ત્યાં વેદ ભણી રહી ત્યાં વેદ દીક્ષા બોલે તું આત્મા ખોલ છે તે નોયા નેતી નેતી નેતી કર્યા ત્યાં ક્યાં મળે ત્યાં ગોટું જ્ઞાન વેદના ઉપડી છે એવા જ્ઞાની પાસે વેદ વિજ્ઞાની એ તને નીતિશ બરોબર હા બેન બોલાવે છે ત્યાં સદગુરમાં બોલી રહ્યો પ્રમાણે એટલે આ મન નો તત્વ મનના ફાધર મધર કહી દઉં ફાધર મધર જે જાણીએ એટલે આપણે ફાધર મધર ભેગા થવાના જે Who is the father of mind? So opinion is the father of mind. શું કહ્યું ઓપિનિયન ઓપિનિયન જે તમે કરી આવી ગઈ તે મને શું થયું જે હોય father and language is the mother language and opinion આ મોટા મોટી શોખવા છે આ મનની શોખવા ઉપર આ એને opinion is father and language is mother હવે એને ભેગા ના થતા લેંગ્વેજ બોલીએ તારે થાય ને પણ ઉભ્યા કરીએ ઓપિનિયન શું છે એટલે આ મન રિઝોલ્વ થયા કરે છે એક્ઝોસ્ટ થયા જ કરે છે નિરંતર પણ નવું માં તો શું થાય છે ચાર પી જાય નવું આ ત્રણ વ્યક્તિઓ ઉભી રહે છે એક મનની વ્યક્તિ એક વાણીની વ્યક્તિ અને આ દેશની વ્યક્તિ આ ત્રણ વ્યક્તિઓ ઉતરે છે એ ડિસ્ચાર્જ થયા કરે છે બીજી ત્રણ વ્યક્તિઓ મનને ચાર્જ થયા કરે છે એટલે આવતા ભવન માટે ચાર્જ થાય છે અને ગયા આ ભવન ઉતરે એટલે ચાર્જ ડિસ્ચાર્જ થયા જ કરશે બરોબર ને એટલે ચાર્જ વર્ષ પૂછી લેજો જય તારે આખો દાડા એક છે ને જમવું હોય નહીં જમવું આપણે આપણે જમવું જાગૃતિ ના નથી મારું નામ બોલી ગયા હું તો તમને રોજ યાદ કરું છું હું તો તમને રોજ યાદ કરું છું હા ઓળખું તમે ઓળખું નામ શાંતિલાલ હા જમાની ખેતાણી ખેતાણી ખેતાણી સોળ છ પંચ્યાસી સવારે એના પૂછે છે આમ શું કામ કરવું જોઈએ શું કામ દાબવા જોઈએ એમ પૂછે મારે કઈ દુખતા નથી એનું કલ્યાણ પોતાના મન સારું થાય ચિત્ત સારું ચિત્ત એકાગ્ર રહે મજબૂતી થાય મન મજબૂતી થાય ચિત્ત એકાગ્ર થાય મજબૂત થઈ જાય એટલા માટે કરે સરસ સરસ ને મનની મજબૂતી જોઈએ ના છે મન મન માઇન્ડ શુડ બી સ્ટ્રોંગ નો મજબૂતી જોઈએ ને અને ચીજ ભટકે છે ભટકતું ના થાય તો સારું લાગે ને આ ચીજ બહાર ભટક ભટક કરે ભટકે નહીં એટલા માટે આમ આમ કરે પછી ભટકે નહીં તને ખબર પડે ને મારે કઈ દુખતું નથી આ તમારા માટે સમજ પડી તને ના પડી આપણું મન આપણું માઇન્ડ એન્ડ તારે પૂર્ણિમાન કેવું ગુસ્સો કરવાનો નથી અહીંયા આગળ નહીં તો તમારું માન નહીં રહે એવું કેવું બીજા કોઈને કેવું ના પડે આપણે આપણે મેરેજ કેવું હવે ડિપ્રેશન આવી ગયું હોય તો હારી સભા લઈ જઈને પછી ખબર થવા પડે પૂર્ણિમા કે તારી જોડે આપણે કાલે એવી વાત થઈ કે સ્ત્રીઓ કરતા પુરુષો ઊંચા કહેવાય એવું કેમ રાત્રે બાર વાગે ગયા હોય તો એકલી શું થયું એકલો પુરુષ છે એ તો સમજી લે ને નહીં પુરુષ ને ગમે તો જાય ને જાય ને મીરા કે કે અરે એ તો બોલે તેથી તો નીકળે નહીં સ્ત્રીઓ બહાર એટલે નબળી છે એને અબળા કઈ છે સ્ત્રી ને અબળા કઈ છે શાસ્ત્ર કહે અબળા અબળા એટલે શું દાદા અબળા એટલે શું દાદા વીક નિર્બળ નિર્બળ એ ચોખ્ખું દબાવે છે ને કે નબળી છે કુદરતી નબળી કુદરતી બધા અમેરિકામાં એવું ના કહેવાય અહીંયા તો ઇક્વાલિટી છે ઇક્વાલિટી વુમન્સ રાઇટ હા પણ એ રાતે બહાર નીકળે એકલી તો જોઈએ છે અહીંયા તો નીકળે પછી એકલી ના એ તો એ તો લાગે એવું ના તમે એવું સાચું નીકળે એ લોકો એકલી નહીં પણ ખરાબ જગ્યાએ જ્યાં નીકળે ને ત્યાં પોતાના અમામ થયા કરે કોઈ અમો મળે નહીં તો અમામ થયા કરે હા પોતે સ્વીકાર કરે અમે પુરુષો ભડકીએ છીએ દરેક જીવ સુખ ને ખોળે છે જે ઝાડ હોય પાન હોય ગમે તે પણ જીવ ને શું સુખ ખર દુઃખ ગમતું નથી બધું તમે કયું કહી દીધું એવું હોય ઝાડને વટકો એ બહુ આવ્યો ને તેના ગમે કરે શું ઉપાય નહીં બધા શીખ ખોરે છે માટે જો આપણે બધાને સુખ આપીએ તો આપણને સુખ મળે દુઃખ આપીએ તો દુઃખ મળે આપણને દુઃખ આપી જાય તો આપણે અમારું સુખ આપીએ તો આપણને સુખ મળે શું આપડે દુઃખ આપી જાય જમે કરી દેવાનું ફરી નહીં આપે જો ફરી દીપશો તો ફરી આ ફરી પાછું આપી દેશે માટે આપણને ખબર નહીં પડે કે આ શું શું કોઈ બે ગાળો ભરી ગયું ને તો આપણે જોઈએ ખાલી કોઈ દાડે દીધી નથી ને કેમ આપી ગયો માટે આગલા કપડાનું હોવું જોઈએ એટલે પાછલા કપડા હિસાબ છે માટે આજે ડબ્બા નીકાળ કરીને ખરો કે ભાઈ આપણું પતી ગયો હવે અને દુઃખ આપવું એ પાપ કહેવાય ને હવે જો આપણે સુખ જોઈતું હોય તો ક્રેડિટ કરાય કરાય કરવું બેંકમાં અને દુઃખ જોઈએ તો ડેબિટ કરી કરવા અને સુખને તો ભેગું મિક્સર ગમતું હોય તો ક્રેડિટ ડેબિટ મેં ભેગું કરવું આ ક્રેડિટ ડેબિટનો પુણ્ય પાપનો હિસાબ તો સમજણ પડી ગઈ તો સમજાય ને પુણ્ય પાપનો હિસાબ સૂર્યના પાપ આપણા મનની અંદર થાય કે માન્યતા થાય સૂર્યના પાપ આપણા મનની અંદર થાય કે માન્યતા છે નહીં અનુભવ છે પુણ્યના પાપ સુખ આપણ તરત સુખ થાય પુણ્ય પુણ્ય કોણ નમ આપણને સુખ થાય તે શું કહ્યું સુખ આપો આપણને સુખ થાય જ દુઃખ આપે એટલે દુઃખ થાય અને એને ફરે પાછું આવવા દુઃખ કલ્પનાઓ નથી બધું સાચું હશે કે ફળ આવે આપણે ક્યાં જોવા જઈએ એનું ફળ આવે એ આપણે ક્યાં જોવા જઈએ આવે છે તે ખબર પડે છે ને આજે આપણે પછી લેવા દેવા ના હોય અને મોટલું તો ગરાકી ના આવે મોટલું અહીંયા આગળ બધા ના કરે ના આવે છે એનું કારણ શું કે એનું ફળ આવ્યું પાપનું અને મોટલું વધુ ઉભરાય છે એનું શું કારણ કોઈનું ભરાયું એ બોલાવવા જવું પડે ગરાક ના જવું પડે એમ કે વ્યવસ્થા કરવાની વ્યવસ્થા શું કે છે કે તમે મોટા ચોખ્ખી બહુ સરસ રાખો તો પછી મોકલનાર કોણ કે તમારું પૂર ને પાપ અત્યારથી મોટેલો ચાલતી નથી મેં જોયેલી છે આપડે હવામાં કેટલી મોટરો મૂકી મૂકી જતા રહ્યા કેમ કારણ કે ગવર્મેન્ટ તેલ સંબંધને આ ભાંગી ઉભી રહી આવે એક ક્યાંથી આવી આપણું પાપ નો થઈ આવ્યું દાદા એ ની સમજે એ તો કે કામ કરે આવું થાય ને જાણે અહીંયા બંધ જાય તો મોટર લીધેલી ગવર્મેન્ટ બધાની બંધ કરી દીધી બધાની નહીં બધાની નથી બંધ કરી તમારું પાપ અને પુણ્ય એ બે ચલાયા કરે તમારું પુણ્ય જોર કરે છે તેથી આ બધું તમને ભેગું થયું બધું પુણ્ય આધારે સુખના સહયોગો ભેગા થાય પુન હોય ત્યારે સુખના સહયોગો કરાવડાવે પાપ હોય ત્યારે દુઃખના સહયોગો કરાવે પણ સહયોગો થાય થોડું ઘણું રૂપિયા બિહારી સમજાય ને થોડું સંભળાય થોડું દાદા થોડું હજુ રીઝનિંગ બરાબર નથી પરિચય રહેવાનો જ ખરું જોઈએ મારો ભાઈ બહુ દુખી છે દાદા હા બહુ પૈસા છે મારો ભાઈ બહુ દુખી છે હા નહીં ભગવાનની મહેરબાની ક્યાં રાખવા જાય છે મહેરબાની બીજા પર ખૂબ ખૂબ મહેરબાની ના થાય એટલે ભગવાન જ ના કહેવાય પછી કર્મ કર્યા ને ભગવાન ને તો બધા સરખા તો પછી એકને વધારે સુખ કામ આપે એકને દુઃખ પછી કે ભગવાન એકને વધારે સુખ કેમ આપે કે વધારે દુઃખ કેમ આપે ભગવાન સુખ આપતો નહીં સુખ આપતો નહીં તમારું પ્રોજેક્ટ છે તો વાવમાં તેથી વાળ વાવ જોયું નહીં જોયું નહીં નીચે ઉતરીને તમે કહો કે તું ચોર છે રાહ શું કે આપડે નિયમ જ છે અમે ત્રણ મારા ને ત્રણ છોકરા બે બેન ને એક વધારે સુખ મને છે મારી બેને બીજી બેન ને કેમ નહીં આવી એમના બાપુજી ના ત્રણ બે બહેનો ને એક ભાઈ છે એમાં બે બહેનોને કરતા એને જ કેમ બધું સુખ આપ્યું અને આટલા બધા પૈસા ને બધું આપ્યું બેને કેમ નહીં આપ્યું વધારે ગુણચારી છે પેલા ગુણચારી પણ આ વધારે ગુણચારી હા એ તો લાગે છે બહુ ગુણચારી માણસ તો દાદા તમે છે ને બધું જોયું સાંભળ્યું એટલે ફોનની સાંભળીને પછી મને કેવી રીતે ખબર પડે કેવી રીતે ખબર પડી ખબર પડી કે પુણ્યશાળી છે સુખી છે હવે પૂરી થાય એટલે આ અંગે તમને કોઈ દુઃખ આપવાનો ભાવ થાય છે એ જ પુણ્ય બંધાય છે અને કેટલાક ને દુઃખ જ આપવા રાખો દાદા